શું થાય લાગે એને કપડું ઉતારે જેવું લાગે હા પછી જન્મ મરણ હોય નહીં પોતાનું સ્વરૂપનું ભાન થયા પછી જન્મ મરણ હોય એટલે આ ભાન નથી ત્યાં સુધી મુશ્કેલી લાગે પોતે વિનાશીનો સંગ કર્યો છે દેહાભ્યાસનો દેહને જ પોતે પોતાનું માણસ છે એટલે વિનાશીનો સંગ કરવાથી પોતે વિનાશી જાત પોતાની જાતને માની ગયો અવિનાશી નો સંગ થશે ત્યારે પોતાની અવિનાશી એટલે આ પોતાની ભ્રાંતિથી મૃત્યુ માનસ છે એમાં કઈ સંતોષ થાય એવું થયું છે આગળ પૂછ્યું પૂછો હતું બીજો પ્રશ્ન નથી હવે વિનુભાઈ વિષ્ણુભાઈ પંડ્યા વિષ્ણુભાઈ પંડ્યા તમારું વિષ્ણુભાઈ પૂછે છે ગૃહસ્થી માટે નવધા ભક્તિ પરથી કયો માર્ગ ઉત્તમ ગણાય નવતા ભક્તિ પ્રાપ્ત હોતી નથી એટલે જે પ્રાપ્ત થાય એમાંથી ભક્તિ આપણને તે ઉત્તમ નવદા બધી સારી છે પણ આપણે પ્રાપ્ત થતી નથી ભગવાન ની જગા ભક્તિ શી રીતે કરીએ આપણે દાસ્ય ભક્તિ ભગવાન હોય એને શી રીતે કરીએ તમને કેમ લાગે એટલે પછી આપણે તો આપણા માન્યતા પ્રમાણે આપણે શું માનીએ છીએ કે જ્યાં સુધી આપણે સંસારી છીએ અને મૂળ મૂર્તિ રૂપે છે મૂર્ત રૂપે છીએ આપણી જાતને પંડા માનીએ છીએ વિષ્ણુભાઈ માનીએ છીએ ત્યાં સુધી આપણી જાતને મૂર્ત રૂપે માનીએ છીએ એટલે આપણે મૂર્તિને માનવી રહીએ અને જ્યારે અમૂર્ત પ્રાપ્ત થશે ત્યારે મૂર્તિની જરૂર નથી એટલે ત્યાં સુધી કંઈ પણ મૂર્તિની કંઈ ભક્તિ કરવી જોઈએ એમાં જે તમારે નવદા ભક્તિ પર જે અનુકૂળ આવે તે ભક્તિ આપણને જે ભાવે અનુકૂળ આવે તે એમાં શું તમારે બીજું પૂછવું છે કશું પૂછો પૂછાય બધો કાંતિલાલ ત્રિવેદી પહેલો પ્રશ્ન છે ધ્યાન આત્માનું ધરવું બ્રહ્મનું ધરવું જાણ્યા સિવાય ધ્યાન ધરાય નહીં આત્મા જ્યાં જાણીએ નહીં બ્રહ્મ જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં ધ્યાન કેવી ધરાય કે છે ભગવાન જ્યાં સુધી બ્રહ્મ ને જાણે નહીં ત્યાં સુધી બ્રહ્મ નું ધ્યાન કેવી રીતે ધરાવે છે જાણીએ તો એ કે છે આપણે બ્રહ્મ ને જાણીએ ધારો કે આપણે બ્રહ્મ ને જાણીએ તો પછી એ બેમાંથી ઉત્તમ કયું કોનું ધ્યાન ઉત્તમ તો આત્માનું ધ્યાન ઉત્તમ આત્માનું ધ્યાન ઉત્તમ એ આત્મજ્ઞાન થયા પછી થાય અને બ્રહ્મ જાણો તો બ્રહ્મ નું ધ્યાન કરવું ને જાણો એટલે બ્રહ્મ નું ધ્યાન કરવું જે આપણે જાણતા હોય એટલું ધ્યાન કરવું ના જાણતા એટલું સ્થિર થાય આપડે ઓળખાયેલું ધ્યાન થાય કેમ લાગે છે આપણે બરાબર છે તો પછી બીજું વાક્ય ધ્યાનમાં મન સ્થિર થતું કેમ નથી માયાવી પ્રશ્ન કેમ ઉભા થાય છે મન સ્થિર સ્થિર થાય આપણને ગમે છે માયા માયા ગમતી હશે મન સ્થિર થાય આ માયા ઉપરથી મોહ ઉઠી જાય તો મન સ્થિર થાય મોહ ઉઠતો નથી નહીં મોહ તો ઉઠી ગયો પણ એના જ વિચારો આયા કરે છે આ વિચાર તો આયા કરે વિચાર તો આપણે લેવા દેવા મોહ ઉઠી ગયો તો વિચાર નહીં તો પછી કે મન કેવી રીતે સ્થિર કરાય એ વિચારો આવે તો પછી મન સ્થિર કેવી રીતે કરાય મનને સ્થિર કરવાની જરૂર નથી મનનો વિચાર આવે ને તે જોયા કરવાની જરૂર છે ખરાબ આવતા હશે તે જોવાને હારા આવતા હશે તે મનનો ધર્મ જ છે વિચાર કરવો એ મનનો ધર્મ જ છે વિચાર કયા જ કરવું તમે ના કરતા એ કર્યા કરે તમને કોઈ તરફ ખરાબ વિચાર આવતા એટલે તમને માયાવી વિચારો આવે છે આવે છે માયાવી બધા ઉભા થાય તમને ખબર પડે કે આપણે ખરાબ વિચારો આવ્યા અને સારા વિચાર આવે ને એટલે તમે તન્માયાકાર થઈ જાઓ તમને ગમતા વિચાર આવે એટલે તન્માયાકાર થાય માણસ અને તેનું નામ ભ્રાંતિ ગમતામાં તન્માયાકાર ના થાય એમનું જ્ઞાની ગમતામાં ના ગમતામાં તન્માયાકાર ના થાય એમનું જ્ઞાની ધર્માયાકાર થાય ડિલિવરીમાં બીજ પડે છે અને તેથી સંસાર ઉભો રહ્યો પછી તીરો પડે છે ધ્યાનમાં ભૂલકો અને સ્ત્રી ના કેમ દર્શન એ ગમે તે ભૂલકો અને સ્ત્રી જ ગમે છે એ જ ધ્યાનમાં દેખાય દુકાન આવું દેખાય દુકાન આવું દેખાય રેડિયો ધ્યાન તો ખરું પણ અપન ધ્યાન અવળું ધ્યાન અને પેલું સારું ધ્યાન ધ્યાનમાં ફેર ખબર બધા એ તો પછી સમય નો વ્યય થાય એ તો સમય નો વ્યય થાય પાક એવું પૂછ્યું છે એમ પૂછે છે કે શું કરીએ તો ધ્યાન સ્થિર થાય આ જગત ની કિંમત ના ઉડી જાય ડિવેલ્યુશન થઈ જાય તો ધ્યાન થઈ જાય આ તમે કહો જગત એમ ડિવેલ્યુશન થઈ એમ કહો છો તમે કોર્પોરેટરને અપમાન કરે તો શું થાય તમારી અસર થાય એમ કોઈ તમારું અપમાન કરે તો થાય શું થાય જરીક વાર લાગે પછી ખંખેરી નાખવાનું ના પણ કઈ થાય છે માટે કિંમત છે આની માનની ભૌતિક ની અહંકાર ની કિંમત છે તમને આત્મા ની કિંમત હોય તો આવું ના કરે અત્યારે મને ગાળો પડે મને મારે તો મને એને એ બાજુ લેવા દેવા નહીં મારે પહોંચવું કે એ સ્થિતિએ પહોંચવું કઈ રીતે એ એવી સ્થિતિએ પહોંચેલા હોય તો એમની પાસે બેસબેસ કરીએ થઈ જવાય બીજો રસ્તો નથી ચોપડીઓથી નહીં થાય ચોપડીઓની મગજમારી વર્ષે ઉઠી ચોપડીઓ ચાર વેદ ભણે ચોપડીઓ ચાર વેદ ભણે તો ચોપડી બોલે ધીસ ઇઝ નોટ ધેર દેવાળ કલર અને જ્ઞાની પૂછકે છે કે ધીસ ઇઝ ધેટ લઈ લે ભાઈ ત્યારે ભગવાનનું ધ્યાન નથી આવતું. બીજા વિચારો જે આવે છે એ ક્યારે થઈ જાય? શાંતિલાલ બીજું કઈ પૂછવું છે હવે એટલે એમનું એમ કેવું જ્યાં સુધી મનનું સમાધાન ના થાય ચંદ્રકાંત પુરોહિત જેવા જેવા સિમેન્ટ ફેક્ટરી આવો છે આપ કહો છો કે ધ્યાનની જરૂર નથી પરંતુ આગલા રૂપના સમયે ઘણી વખત સહજ ધ્યાનની અનુભૂતિ થાય એ તો એ તો એ આત્મધ્યાન થાય શું કહ્યું એની તો જરૂર છે આ ધ્યાનની જરૂર નથી આપણે ઓફિસમાં બેઠા હોય અને ઘેર બૈરી હવે હવે થાય ધ્યાનમાં રહ્યા કરે સારું કહેવાય એમાં ધ્યાન જરૂર નથી શું કહ્યું આ ધ્યાન ની તો જરૂર છે તો ઊંચું ધ્યાન કહેવાય પછી બીજો પ્રશ્ન છે અક્રમ માર્ગે કુંડલીની મહાશક્તિનો પ્રાપ્તિનો ઉપાય ખરો ના એ અહીંયા આગળ હઠયોગ ના હોય આ તો રાજમાર્ગ કહેવાય જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગ એટલે ભગવાને રાજમાર્ગ અને કહ્યું અનંત બીજા હઠયોગી તો જાત જાતના હઠયોગ કરે પણ મૂળ વસ્તુ પામતા નથી એનાથી આનંદ રહેશે શાંતિ રહે પણ મૂળ આત્મા પ્રપુષ્ટ નહીં આત્મા જ્ઞાન સિવાય થાય નહીં કરે એનું સ્વાભાવિક જ્ઞાન હોવું જોઈએ તમને કહે સમજાતું ને માર્ગમાં આ કુંડલીની સાધનો શું કહે છે એટલે અક્રમ માર્ગમાં કુંડલી સાથેનો કોઈ સંબંધ નથી ને કશું લેવા દેવાનું એ કુંડલી તો હટિયોગ છે એ કઈ પાછળ સાસુ યોગ નથી પાછો હટિયોગ છે પણ લોકોને એ કુંડલી કર્યા છે પછી જરા મગજમાં શાંતિ ને જરા એ રહેશે તોરી કે જરા પેલો ભંગ પીન બેઠો હોય એવું લાગ્યા તમારે કરાવવું છે કુંડલી ઘરે નથી શું ચંદ્રકાંત બીજું છે માણસ થી બનાવેલી વસ્તુમાં ભગવાન રહેતા નથી મૂર્તિ માણસ બનાવી તો એનું પૂજન શા માટે કરવું અહીંયા આવો ભાઈ કોણ છે હા એ મૂર્તિ આપણે બનાવી અને પછી પ્રતિષ્ઠા કરવી પડે પ્રાણ પ્રતિષ્ઠા એમાં પ્રાણ મૂકવો પડે સારા પછી ભગવાન માટે પામલા કરે તમે સમજો ને આ બધી મૂર્તિ મૂર્તિઓમાં પ્રાણ મૂકવો પડે ત્યાર પછી ફળ આપે છે આપે નહીં સમજે ને એમને તો પથરો જ કહેવાય વાઘર ચીતરી માટે પથરો જ કહેવાય તો અહીંયા આગળ મોટા મોટા પૂતળા આપ્યું ને વાઘર ચીતરી બધા આમ દેખાય ખરેખર આમ પણ એમાં કંઈ ફળ આપે નહીં આ તો મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય સમજે ને ખ્યાલ છે કોઈ બધી જાતના પ્રશ્ન પૂછાય તમામ ખુલાસા કરી દે વેદાંત ના બીજા કોઈ પણ ધર્મના જૈનો ધર્મના બીજા બધા ધર્મના પૂછાય પેટા પ્રશ્ન પૂછાય મૂકાય છે ને મૂર્તિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે માણસ જ મૂકાય છે ને કોને મૂકવો જોઈએ કે જે પોતાના દેહના માલિક ના હોય એ મૂકી શકે પણ ભાઈ અત્યારે બધા લોકો મૂકે છે સાહેબ ભરાઈ આપતી નથી શું કહ્યું જે પોતાના દેહનો દેહ હોવા છતાં દેહના માલિક ના હોય એ અમે પ્રતિષ્ઠા કરી છે તેના એ સાચી પ્રતિષ્ઠા હોય કે આશા પ્રતિષ્ઠા હોય તે કરવાનું નો વેલ્યુ શું કહ્યું અરે નથી આપશે તેથી અમે જયપુર માં ગયા હતા પ્રતિષ્ઠા કરી હતી અમે અમે જયપુર માં ગયા હતા જાત્રા એ એક આટી બસ લઈને તે મંદિર માં દર્શન કરવા ગયા રામચંદ્રજી લક્ષ્મણજી અને સીતા તે એ બનાવેલું પછી સરસ મૂર્તિઓથી હતી एना कोई कृती सा बराबर नहीं एना अर्थत नहीं मैं प्रतीता करी है प्रतीता करी એટલે પર પૂજારી રતો રતો બારી પાસે આયો કે સાહેબ શું કરી તને આજે મૂર્તિ રામપ્રંદ્રજી હસે થઈ ગયો છે કોઈ જલસ્તર દીકે જા બે વાર થી કજે રા પ્રતિસંધન મને દેરી આ પ્રતિષ્ઠા કરી આવે રોજ હસશે કર્યું શું કહ્યું આ લોકોને ફળ આપશે એટલે રડતો રડતો આવ્યો ને પછી મને માળા પહેરાઈ ગયો મેં રડી નહીં આ બધું સારું થઈ ગયું એટલે પ્રતિષ્ઠા કરીએ તારે સારું લાગે વાત ગમી તમે આ અમારું તમારી અંદર પ્રતિષ્ઠા કરીએ છીએ આત્મા મૂક્યા પ્રતિષ્ઠા કરીએ ભાઈ પૂછે છે કે આ મૂર્તિ ની અંદર પ્રતિષ્ઠા નથી થઈ એવું આપને કેવી રીતે ખબર પડી ફળ ના આપે અને મૂર્તિ ના એમાંથી જે એમનું લાવણ્યતા ના દેખાય એમાં મૂર્તિમાં લાવણ્યતા દેખાય છે સુરંગી અધ્વર્યું કોનો છે વિચારવિહીન મનોવસ્થા પ્રાપ્ત કરવાની જરૂર નથી કારણ મન વિચારવાનું હોય તો એ સ્વભાવમાં છે કહેવાય એટલે એક લેખક હતા મોટા તે મને કે છે મારા મનનું ઓપરેશન કરી આપો કે પુષ્કરભી ગોકાણ ઓપરેશન કરી આપો કે છે તે ગોકાણી કરી લેખક હતા તે ઓપરેશન કરી આપો ત્યાં પચાસ માણસ બેઠા હતા મેં કહ્યું ઓપરેશન કરી આપો ખરો પણ તમારે મને લેખી બાંધણી આપવી પડશે એ પછી તમારી જોખમ મારી જોખમદારી ના રહે બાળગી આપવી પડે કે એમાં જોખમદારી છે ઓછું મને તો પછી આ ખૂબ આનંદમાં રહીશ કે છે મનનું ઓપરેશન કરી એટલે ખૂબ આનંદમાં રહીશ મેં કહું તમે અંજાર વગર વાત કરો છો હું તો ઓપરેશન કરી આપું એટલે પછી મેં કહું બોહેદરી બેસે આપો કોઈ બાંધી આપવા તૈયાર થયો નહીં એટલે મેં એમને સમજાય મને શું જોખમદારી છે મેં આ તમને ઓપરેશન કરું તો બધો એબસન્ટ માઇન્ડેડ થઈ જશે માણસમાં ના લાગે થઈ જશો એબસન્ટ માઇન્ડેડ કહેવાય શું થાય તમને બેન હમત પડી ને આ વિચાર બંધ કરી એબસન્ટ માઇન્ડેડ થઈ જાય વિચારો કયા વિચારો તો ક્યારે વિચારો ક્યારે બંધ કરવા જરૂર છે કે જયારે આમ આપણે હજુ સંસાર સાગર પર છીએ દરિયાની અંદર બધમાં છીએ હજુ કિનારો દેખાતો નથી ત્યાં સુધી મથવાને કશું નામ ના દેવું તોડવું નહીં વાટવું નહીં એ જયારે કિનારે આવે ત્યારે ત્યાં મૂકી દેવાનું આપણે તમે કહ્યું ને તે ત્યારે મન બંધ થઈ ગયા છે વિચારો બંધ થઈ ગયા છે તમે કહ્યું ને તમે કહ્યું ને એટલે અત્યારે રસ્તામાં રસ્તે જતા હું ના કરું છું જોખમ છે મને મને જ મોક્ષે લઈ જાય છે આ સંસાર ઊભું કરનારો મન છે મોક્ષમાં લઈ જનારો એ છે માટે મસ્કો છે મનને બીજી રીતે હું તમને કરી આપું બીજો રસ્તો તમને દેખાડું તે કરજો એટલે મન બીજી બાજુ ડાયવર્ટ થશે એને ડાયવર્જન લેવાની જરૂર છે ને એને પાસે ડાયવર્ટ કરો તો ખુશી હોય છે ફ્રી જ કરે છે પણ આમ એનો વિચાર પણ કર્યો પછી એબસન્ટ માઇન્ડ થઈ જાય એબસન્ટ માઇન્ડ આપજો તમે ગાડા ગાડા ને માઇન્ડ હોય ને માઇન્ડ હોય પણ આપણે એબસન્ટ માઇન્ડ થઈ જાય તો આપણે સમજાય જોખમદારી નહીં ક્યાં કહેવાયું છે કે મનને વિચારોથી મુક્ત કરો આમ કેવી રીતે બને મન તો મન વિચારો છે એ જ મન છે મન ને વિચારો છે જુદી વસ્તુ નથી વિચારો છે એ જ મન છે અમારામાં મન કરવું પણ અમારું મન કેવું હોય કિનારામાં બેઠેલા નહીં એટલે અમારું મન કોઈ જગ્યાએ અટકે નહીં એક સેકન્ડે આમ પ્રયાસ કરે એક સેકન્ડ અટકે નહીં અને તમારું મન તો હા કઈ સારી સારી દેખાય ને તો આગળ કલાક ને બે બે કલાક ભમ્યા કરે જેમાં બોલ પણ માટી માખી ભમ્યા કરે ને એ રીતે મન ભમ્યા કરે બને ને મને હે સારી સારી દેખે ને તું ખોવાઈ એવું જાય આખું ખોઈ જાય માણસ અમને એવું કહ્યું ને અમને એટલે તમે અમારા માર્ગે ચાલો તો તમારું કલ્યાણ થાય સીધો રસ્તો નથી જેનું કલ્યાણ થઈ ગયેલું હોય જે મુક્ત પુરુષ હોય જે મોક્ષનું દાન આપવા આવેલો હોય ના આપણું કલ્યાણ થાય બધું તો અમે તો મોક્ષનું દાન આપવા આવ્યા છે તમારે જ્યારે અનુકૂળ હોય ત્યારે અમે આપવા તૈયાર છે ને તમારા સર્વ દુઃખો આપી દો તમારા સુખ તમારી પાસે રહેવા દો પછી બીજું સુરેશભાઈ અભિન ક્યાં છે ધર્મ એટલે શું સાચો ધર્મ કોને કહેવાય ધર્મ એટલે એક ઇન્દ્રિયથી મળીને એટલે ઝાડ પાણી થી મારીને ઠેઠ મનુષ્ય સુધીના દરિયાના જીવો થરસર ખેતર જલચર બધા છે જીવો એમાં ભગવાન રહેલા છે જે માત્ર ની અંદર ભગવાન ભગવાન રહેલા છે God is in every creature whether visible or invisible not in creation એ ભગવાન તમારે રહેલા છે તમારે શું જોઈતું હોય તો જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો એનું ધર્મ જે ધર્મ જોઈતો હોય છે દુઃખ દુઃખનો ધર્મ જોઈતો હોય તો દુઃખ આપો સુખનો ધર્મ જોઈતો હોય તો સુખ આપો સુખનો ધર્મને ભગવાન આ સંસાર લોકો ધર્મ કે છે અને દુઃખના ધર્મને આપણા સંસાર લોકો ધર્મ કે છે શું કે છે તમે સમજો ને અને આ ભ્રાંતિ નો ધર્મ કહેવાય છે અને જેને સુખ ને દુઃખ બંને જોઈતું ના હોય એટલે કે મારે તો આ સંસાર મને ખપતો જ નથી મારે મુક્ત જ થવું છે તો આ બંને ધર્મ એને છોડી દેવાના અને જ્ઞાની પુરુષ જ્યારે ચડી જાય ત્યારે જવાનું અને અહંકાર ને મમતા બે છોડવાનું છોડી દે અને પોતાનું સ્વરૂપનું ગ્રહણ કરે બસ ખલાસ થઈ ગયું એ આત્મધર્મ કહેવાય અને આ દેહાદ્યાસી ધર્મ ધર્મ થોડું ઘણું થોડું કે ના સમજાયું હવે પૂછી પૂછ પૂછો મારે ઘણો ટાઈમ થયા છે તમારે જેટલું પૂછવું એટલું પૂછો એનું જ્ઞાન મનુષ્યને મેળવવા કયા પ્રકારનો પ્રયત્ન કરવો ગોવિંદ ભટ્ટ ક્યાં છે ગોવિંદભાઈ સામાન્ય મનુષ્યની પાસે જે શક્તિ નથી સામાન્ય મનુષ્યની પાસે જે શક્તિ નથી એને સિક્સ સેન્સ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી એક છઠ્ઠી ઇન્દ્રિય કે છે કે જે સામાન્ય મનુષ્યમાં નથી એ શક્તિ દાખલો આપ્યો આ ધૃતરાષ્ટ્ર ને જે સંજય બધું વર્ણન કર્યું મહાભારત ના યુદ્ધ નું તો એ સંજય બધું જાતે જોઈને આની પાસે વર્ણન કર્યું તો એને સિક્સ સેન્સ કે છે એ એમને છઠ્ઠી ઇન્દ્રિયનું જ્ઞાન કે છે બરાબર ને એ તો અત્યારે આ બધી ઇન્દ્રિય તો ઉભી થઈ છે ને અત્યારે આ વિડીયો વિડીયો બધું થશે ઇન્દ્રિય આ વિડીયો છે બધું પણ અને સિક્સ સેન્સમાં તફાવત છે અને મનુષ્ય રીતે પ્રાપ્ત કરી શકે એટલે અત્યારે જે બધા ઇસીપી e ના સમજો તમે શેને કહેવા માંગો છો એક્સ્ટ્રા સેન્સરી ઘટના બનવાની છે એનું પૂર્વ જ્ઞાન મનુષ્યને પ્રાપ્ત થાય છે કેનેડીનું મર્ડર થવાનું હતું તો અમેરિકાની એક ભાઈ હતી એને ચોવીસ કલાક પહેલા ખબર પડી હતી કે president will be shot dead તો એ જ્ઞાન કેવી રીતે મનુષ્ય પ્રાપ્ત અચ્છા એમને એમને કેવું છે કે ઘણી વખતે ઘણાને આગળથી ખ્યાલ આવી જાય ઈસીપી e એનું જ્ઞાન ખ્યાલમાં આવી જાય કે ભાઈ દાખલા તરીકે કેનેડી છે તો ગોળીબાર થઈને મરી જવાનો છે એવું છે તો અમેરિકામાં એક બહીને ચોવીસ કલાક પહેલા ખબર પડી ગયેલી તો એ કયા આધારે જ્ઞાન ખ્યાલ છે હોય ને તો કોઈ કોઈને બક્ષિસ હોય છે આ પણ જોઈ શકે છે અને અત્યારે આખી દુનિયામાં શું થયું છે કોણ છે તે બધું કેટલું દેખાય કેટલાક અને બીજું આ સાયન્ટિસ્ટ અને કુદરતી વસ્તુ છે એ જે બોલે છે ને એમ પોતાની રીતે નહીં બોલતા એ ભક્તિ છે શું છે એની હૃદયની પ્યારીથી ઊભું થયું આજની પ્યારીથી હોય તો અહીં પણ ઊભું થઈ જાય આપણે અહીંયા કેટલાક ને દેખાય છે ના દેખાય એવું છે અહીંયા દેખાય આપડે બધા બહુ યોગ્ય છે તો કોઈને દેખાતું નથી શું કહ્યું પણ વગર યોગે પ્રાપ્ત થાય શક્તિ અહીંયા આપણે સંતોષ છે વગર યોગે બોલનારા એવા સંતોષ છે ચોખ્ખું મેં દેખાય છતાં તમે વાપરું છે એ એવું દેખાય અમુક માછલીઓ જે છે અમારા વાંચવામાં આવેલું અડતાલીસ કલાક છે તે સમુદ્રના ઊંડા ભાગમાં જતા રહે છે મનુષ્ય જાતમાં એ શક્તિ હતી પણ એનો બુદ્ધિ નો વિકાસ થયો એટલે પ્રાણીઓમાં એ શક્તિ વધુ છે અને મનુષ્યમાં ઓછી થતી જાય છે બાકી શરૂઆતના ઉત્ક્રાંતિ સમયમાં મનુષ્ય પાસે પણ એ શક્તિ હતી ભાઈ એમ કે છે કે મારા કે છે વાંચવામાં એવું આવેલું કે અમુક જે માછલીઓ હોય છે એને અમુક ચોવીસ કલાક પહેલા કે અમુક સમય પહેલા એને પોતાને ખ્યાલ આવી જાય છે કે દરિયામાં મોટું વાવાઝોડું તોફાન થવાનું છે જાનવર સહજ કરવા મળશે જાનવરો સહજ સ્વભાવમાં છે જાનવરો હંડ્રેડ પર્સન્ટ સહજ સ્વભાવમાં દેવો હંડ્રેડ પર્સન્ટ સહજ સ્વભાવમાં અને આપણા ફોરેનના મનુષ્યો પચાસ ટકા સહજ સ્વભાવમાં અને આપણા લોકો બિલકુલ સહજ સ્વભાવ એ સહજ સ્વભાવ દેખાય એમનું આગળ પૂરું કહું એમનું પછી એમને પૂછવામાં આવેલું તો એમણે એ વખતે ભાવી લખેલું કે આપણી આઝાદી ઓગણીસો સુડતાલીસ અને પંદરમી ઓગસ્ટે થશે તો એ એમને સિક્સ ટેમ્પ મનુષ્ય જાતમાં એમણે કેવી રીતે ડેવલપ કરેલું એમ એમને એમનું કેવું છે કે અરવિંદ ઘોષ જયારે જેલમાં હતા એ વખતે જ એમણે છે તો ભવિષ્ય ભાગેલું લખી રાખેલું કે ઓગણીસો ને સુડતાલીસ માં આપણો દેશ આઝાદ થશે ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થશે એવું અરવિંદ ઘોષે બહુ પહેલા લખી રાખેલું તો કે એમને મનુષ્ય જાતિ માં કેમનું ડેવલપ થયું આ ખાસ બહુ મોટી વસ્તુ નથી અડધું પડતું તમને ભક્ત વધારે લખી નાખ્યું બાકી બીજા કેટલાક સંતો છે આપણા દેશમાં અને ફોરેનમાં વધારે છે માણસો તમે કહો ઉભા છે આવું આવું થશે આમ થશે એમ ના દરેક ને ના થાય તરીકે કહેવાતું નથી એક જાતની શક્તિ જાય એ બધી પણ કુદરતી બક્ષિસ છે દરેક ને ઉત્પન્ન ના થાય દરેક ને ના થાય દરેક ને થઈ શકતી હોય થતી કહેવાય કે આ શક્તિ ને જો ઉર્ધ્વ દશામાં વિકસાવવી હોય તો કયો રસ્તો છે એના માટે આ શક્તિ બીજાને હેલ્પ કરે આ લાઈટ એવું છે બીજાને હેલ્પ કરે પોતાને હેલ્પ નહીં કરે આ લાઈટ બીજાને હેલ્પ કરશે પોતાને હેલ્પ નહીં કરે પોતાનો ઉદ્ધાર નહીં થાય એનાથી એમ કે બીજાને કંઈક હેલ્પફુલ થશે ત્યારે માતાજી પ્રગટ થાય છે ત્યારે આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ તેનું સમાધાન કરે છે તો તેમનામાં તે છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય સંત ઇન્દ્રિય તો અમુક જ માણસે ના વાગી ખરેખર લોકોએ એક્સેપ્ટ નથી કરેલી વસ્તુ માતાજીની શક્તિ ઉત્પન્ન થાય છે માતાજી પ્રગટતા થાય ત્યારે માતાની શક્તિ ઉત્પન્ન થાય અને એ શક્તિના આધારે બધું એ ગપ્પું નથી કોનો પ્રશ્ન છે ગપ્પું નથી સારું છે પણ મસ્તી મુશ્કેલી ના કરી સમજ્યું ને હવે પડવા જેવું નહીં એમાં બરોબર પછી બીજું કઈ ચેક લાવ મોકલી આપો જરા પ્રશ્ન વચ્ચે જે ભર્યા હોય ને તે આપણને કર્યા કરે છે એટલે ખરા વિચારો દૂર કરવા માટે શું કરવું પડે આપણે કાર્યકારી કરીએ તો ખરા વિચારો જાય નહીં પણ સારા વિચારો પાછું ભરીએ નહીં એ તો પેલા એમની જગ્યા કરી જાય પેલા આપણે ખબર પડી ને એ વાત તમારે ભરવાની જરૂર છે સારા વિચારો અગર મંત્ર યોગ મંત્ર યોગ બોલીએ ને તારે મન મન શાંત થઈ જાય મંત્ર યોગ બોલીએ તારે હવે મંત્ર છે તે શાંત નહીં થતું એનું શું કારણ આપણા લોકો હવ ના પક્ષનો મંત્ર બોલે છે કોનો બોલે છે અવના મતનો એટલે મન કામ કરે નહીં મતનો નિષ્પક્ષપાતી હોવો જોઈએ કેવો હોવો જોઈએ પક્ષપાત ના હોવો જોઈએ મંત્રો બધા ભેગા હોય તો વાંધો નહી એટલે હું બોલાવું તું બોલજો જરા નમો મિત્રાવાય રજનીશજી ભૂતપુરુષ છે કે વિદ્વાન છે વિવેકાનંદ છે આ કઈ છે ભાનુભાઈ ભૂતપુરુષ હોય તે સ્ત્રીઓનો સમજો તમારા જેવું પુસ્તક ન રચે અને એને વ્યક્તિ જ ના થાય બધા આખા જગતના તમામ પૂર્ત પુરુષો નથી કે બુદ્ધ પુરુષ છે કે વિદ્વાન છે આપે જે સંભોગ થી સમાધિ ની વાત કરી અત્યારનો મનુષ્ય જ્યાં અટક્યો છે અત્યારનો મનુષ્ય જ્યાં અટક્યો છે ત્યાંથી અમને વાત શરૂ કરી માણસ જ્યાં ઉભો છે ત્યાંથી મંદિર તરફ જવાનું હોય ને એટલે એમને પછી એ આખું પુસ્તક લખ્યું <laughs> એમ કે છે કે અત્યારનો મનુષ્ય જ્યાંથી જ્યાં અટક્યો છે ત્યાંથી પછી એમણે આગળની વાત કરી એટલે જ્યાંથી અટક્યો હોય ત્યાંથી જ આગળની વાત કરાય ને એટલે એમણે આ પ્રમાણેનું પુસ્તક લખ્યું છે કોઈ એક માણસ જ મળે આ તો થોડા ઘણા થશે મગજના થોડા માણસ વિતરણ નથી આવે જે પૂર્વાગ્રહ થી અટકેલા છે એ તો પકડશે જ નહીં પુસ્તક જે પૂર્વગ્રહ થી અટકેલા હશે એ તો એ પુસ્તક તે સ્ત્રીઓની ઉપર વામ માર્ગી કહેવાય છે લોકો વામ માર્ગી કહે છે હું તો વામ માર્ગી નહીં કહેતો લાલ માર્ગી લાલ માર્ગી તો વિજ્ઞાન ઉપર પણ તો વિજ્ઞાન નથી ખાલી બુદ્ધિ ને ભાષાની પર કંટ્રોલ છે અને બુદ્ધિ છે બુદ્ધિ અને વિજ્ઞાન અને ક્ષમતા આમાં બીજું કશું નથી વામ માર્ગી બહુ બધું પણ હિન્દુ ધર્મ માટે એમ કે છે કે વિવેકાનંદ જે બોલ્યા છે એ હિન્દુ ધર્મ ઉપર જ બોલ્યા છે અને જ્ઞાની પુરુષ ને તો હિન્દુ ધર્મ શું કે મુસલમાન નો ધર્મ શું કે કોઈ પણ ક્રિશ્ચન નો ધર્મ શું એવો ભેદ ના હોય ને એમ ના એટલે વિવેકાનંદ ની વાત કરે છે વિવેકાનંદ ની વાત કરે છે તો કે બુદ્ધ પુરુષ હોય જ્ઞાની પુરુષ હોય એને એક ધર્મ ની વાત ના હોય ને એમ એમનું કેવું છે એક ધર્મ ની કરે વાંધો નથી બીજા ધર્મના વિરોધી ન થાય બીજા ધર્મના વિરોધી ન થાય એટલે વાંધો નથી એટલે બીજો પડી જતા રસીદ કરનાર ઓળખાણ છે ખરું ના કોઈ ઓળખાણ નથી આટલું બધું શું કાગળ આટલું કાગળ હોય શું કહું સુધરેલું હતું ખરું કાગળ કાગળ વગરનું હતું નહીં આ તો વામ નાખી દેવાય લોકો નામ જ નહીં દેવાય બધા પૂરા પૂરા પ્રેમ નહીં કરતા કારણ કે બુદ્ધિ અને ભાષાના પણ છે તેમાં લોકો ચિંતા એકાગ્ર થવાનું થયું થયું બોલવાનું લાગે છે બીજા લોકો કામ લાગે છે ખજુરાહોના ખજુરાહોના જે છે જૂના મંદિર ની ચારે બાજુ જે બધો શિલ્પકાર છે એમાં મંદિરની ચારે બાજુ જે છે તે બધા સેક્સ ના જ બધી મૂર્તિઓ બધી મૂકેલી છે એનું પાછળનું શું કારણ હે ખજુરાહો ખજુરાહો ના છે ને મંદિર કોણાર્ક નું ત્યાં સ્ત્રી પુરુષો ના બધા વિચિત્ર બધા પોઝ મૂકેલા છે જૂના જે ઋષિ મુનિઓ જ બનાવેલા છે પણ એવી કરો તો પછી મારાથી એવું ના બોલાય કે તમે આટલા બધા મંદિરોમાં આટલું બધું સંયોગ આ દેખાય છે દાદા ભગવાન ને લોકો તો એમ કે જાતે દાદા ભગવાન થયા છે ના ભાઈ હું જાતે દાદા ભગવાન થયો નથી હું તો જ્ઞાની પુરુષ છું અને દાદા ભગવાન તો મહી પ્રગટ થયેલા છે સૌ દુઃખનો નાશ પ્રગટ થયેલો મારે મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે અને ભગવાનની ત્રણસો સાઠ ડિગ્રી છે એટલે મારે ચાર ડિગ્રી ઓછી છે એટલા માટે હું આમ કરી કરું છું કે દાદા ભગવાનના અસીમ જય હું શા માટે બોલું છું મારી ચાર પૂરી થાય એટલા અને તમારે ઓછી હશે તું શું કે નથી ઓછી ઘણી ઓછી વધારવી તો આ રસ્તો છે કોઈને વધારવી હોય તો બોલવા લાગજો અમે તમને દેખાય છું કે બસ વાર કરવું નાખો તો મરજી ની વાત છે આવડું હુજવું ના આવડું એ તમારી મરજીની વાત છે એક કલાક બોલે તો કાયમ ને માટે મન સ્થિર થઈ જાય મનની અશાંતિ છ મહિનામાં ઉડી જ જાય નહીં પછી રહેર ને આખી જિંદગી ના થાય એક કલાક બોલે એ અમદાવાદમાં કેટલાય માણસ બધે બોલે પણ એકદમ શાંત આ ઉપાય બતાવે પણ કરે નહીં લોકો કે આ ગ્રહ બળને આધારે ગ્રહ બળના આધારે કે છે મનની સ્થિતિ હોય છે ખરી મનની શાંતિ ગ્રહ બળ ગ્રહ બળ અને મનની શાંતિ ના હોય તો પછી કે છે ધર્મ કેવી રીતે થાય એમ આપડો ગુનો કરેલો એમના હાથમાં ગયો ગુનો બધા એમના ભાઈ ગુનો આપણો આપણા ગુનો ના તો બરાબર નામ ના થાય કોઈ ગાળ પડવા આવે તો બે ભણે ધમે કરી ફરી તમને ગમતી હોય તો પાસ દીધજો ગાળ દેવા આવે અને તમે ગમતી હોય તો ફરી પાસ દીધજો ના ગમતી હોય તો બે જમે કરી દેજો તમે હું કરી જમે કરી દઈશું કરી દીધું તમારા છે સૃષ્ટિ નો કોઈ સર્જનાર સર્જનાર કે નિયંતા અને જો હોય તો કોણ હોય શકે તેને કેવી રીતે કમાય સૃષ્ટિનો સર્જનહાર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે વૈજ્ઞાનિક સહયોગો બધા ભેગા થાય કે સૃષ્ટિનું સર્જન થયા કરે છે આ સમજાય છે ના સમજાય પૂછો ભગવાને બનાવેલી આ દુનિયા એ દ્રષ્ટિ બિંદુથી બરોબર છે ફોરેન વાળા સાયન્ટિસ્ટ પૂછે છે મને કહે છે કે અમારે સાયન્સે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર તેમાં આપ શું કહો છો God is create is correct by Christian view point view point